શક્તિપાત શક્તિપાત એટલે શું એક છ ફૂટનો પાણીનો વેંકડો છે વહેણ છે હવે તમને બૂટ કાઢવાની મુશ્કેલી પડે ને તમે ઊભા રહી જાઓ બે પાંચ જણ તો તમારા દેખતા એ વહેણ કૂદી જાય ને તમારું મન પાછું પડે ત્યારે હું કહું કે અરે યશવંતભાઈ શું ઊભા છો કૂદી જાઓ ને તમે તરત જ કૂદી જાઓ આ શક્તિપાતનો દાખલો છે એ શક્તિપાતને અને મોક્ષને કશો જ સંબંધ નથી આ તો પૌદ્ગલિક શક્તિપાત કહેવાય એ તો વધે ને ઘટે આપનારની શક્તિ ઘટે અને લેનારની શક્તિ વધે તાળવા ઉપર જીભ લગાડીને અમૃત ગળવાનું કહે છે એ શું છે આ બધો હઠાગ્રહીઓનો માર્ગ છે જેને માર ખાવાની ટેવ પડી હોય તેણે આવો માર્ગ પકડવો અલ્યા તારે તે શી જરૂર પડી આની જીભ અને તાળવું પૂતગલ છે રસ ટપકશે એ પણ પૂતગલ છે એ ના હોય આત્મા એ તો મહેનતનું ફળ છે આઈસ્ક્રીમવાળા કોઠીનું હેન્ડલ મારે છે તો તેને મહેનતનું ફળ આઈસ્ક્રીમ ખાવા મળે છે ને જગતના સાધુ સંન્યાસી બધાની મહી વિષના નિરંતર ટપકાં જ પડતા હોય છે અને વાણી પણ વિષમય હોય અને અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારથી નિરંતર અમૃતના ટપકાં પડે આ તો કોના જેવું છે કે બીજો કોઈ સાચો રસ્તો ના મળ્યો એટલે ગારામાં પડ્યા આત્મા જ્ઞાન સ્વરૂપ હોય જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ મોક્ષનો માર્ગ છે એ સિવાયના બીજા બધા જ અન્ય માર્ગ છે નહીં તો જીભને તે વળી તાળવે લગાડવી પડતી હશે આ બધું શાથી કરવું પડે છે આ બહાર આટલો બધો તાપ છે તે પછી તળાવડીમાં માથું બહાર રાખીને પડી રહે છે તેના જેવું છે પણ આત્મા જાણ્યા વગર ઉકેલ આવે તેવું નથી જ્યાં સુધી જ્ઞાન ના મળે ત્યાં સુધી કોક ખૂણામાં પડી તો રહેવું જોઈએ ને પણ એ બધો હઠાગ્રહીનો માર્ગ છે એ મોક્ષનો વિતરાગનો માર્ગ નથી આ કેટલાક અહમ બ્રહ્માસ્મી બોલ્યા કરે છે તેનો તો ઉલટાનો ભ્રમ વધ્યો છે કારણ કે બ્રહ્મને જાણ્યા વગર અહમ બ્રહ્માસ્મી બોલે શું વળે આ હિન્દુસ્તાનમાં કંઈ દુકાન ના ચાલે આ જગતમાં તો બધી જ દુકાનો ચાલે આજથી બે હજાર વર્ષ ઉપર એવો ધર્મ નીકળેલો કે દેવું કરીને ઘી પીઓ લૂંટબાજી કરો તો એ વાંધો નથી એ લોકોનું પણ ચાલ્યું આ જગતમાં બધી જ દુકાનો ચાલે હિન્દુસ્તાનમાં જુદા જુદા દેવદેવીઓને માને છે તે શાથી કારણ કે દરેકના વ્યૂ પોઈન્ટ જુદા હોય છે બુદ્ધિના ફેરફાર મતિના ફેરફાર હોય છે મનુષ્યોમાં ચૌદ લાખ થર હોય છે તે દરેક થરના મનુષ્યોનું ડેવલપમેન્ટ જુદું જુદું હોય અને દરેકને તેના ડેવલપમેન્ટના હિસાબે ધર્મ અને દેવ મળી રહે ધર્મોના ભેદ સાથી ઘણા પુનર્જન્મમાં માને છે ને ઘણા નથી માનતા દરેક માણસ જુદી જુદી ડિગ્રીમાં હોય છે તે પ્રમાણે મત ધરાવતા હોય છે